બીજા બીજે લીધા છે તારે ના આવે સમજે છે ચાલુ સાચું ચાલે ચાલુ હોય મતલબ એ મુશ્કેલ ભૂલ છે બોલો સાથે પચાસ તારા હિસાબમાં પહેલા દસ બાકી હા તો કદાચ ન્યાય ન્યાય કરવો તો આપણે બુદ્ધિવાદી માં બુદ્ધિ સ્વાતંત્ર છે અને માની જાય બીજી ગાડી પણ આવું વિચાર તો આવે એટલે હિન્દુસ્તાનમાં કોઈ મન હોય ઘણી બધી હોય ને તમે આગળ ઊંચી થઈ કે છે મારી બેઠેલા છે ને બધા તમને બધા Thank you. હું તો આગળ પાછું ચાલુ બધે તો આપણે જઈશ બોલું નથી જોયો દાદા એ વાતમાં શું પડે કેવું રાખો બેસી મીઠું બોલે ચાલી નિધાનથી બધા રાખતો હોય તો પણ મારી પાસે રોજ ઓછું મળશે રોજે એ નથી દોષમાં જ્યાં સબત નહીં ત્યાં બહુ દોષ દેખાય ત્રણ ઘરમાં દોષ દેખાય કેવો કેવો કમકલ વાળા હું આ કેવો દોષ નહીં to ah, માણસ જોડે સિન્સિયરિટી હોય તો પછી જોવાય નહીં એ તો આપણે ખબર છે દાદા વ્યવસ્થિત છે ને આપણું છે બધું એ રીતે સમજાય છે પણ તમે બોલ્યા ને કે સંબંધ કઈ દાદા એ મને કહે ને મને એવું થયું કે કદાચ જે પાસેના ક્લોઝ પીપલ હોય તેની જોડે સિન્સિયરિટી જો આપણી હોય તો આપણથી કોઈ દિવસ ભૂલચૂકથી દોષ જોવાય જ ને એ સિન્સિયરિટી કહેવાય એમ કે સિન્સિયરિટી આપણને એની કોઈ વ્યક્તિ જોડે હોય પાસેની તો કે એનો દોષ ના જ દેખાય એવું એવું એવું એને સમજાય છે સાચી એટલે કે મારી સમજણ ખોટી છે એટલે પછી મેં કેવાનું છોડી દીધું કેવાનું છોડી દીધું કેવા જતી હતી પછી છોડી દીધું ને એટલે મને શું કે ખોટી સમજણ છે એટલે દેશ દેખાતો નથી કેવું પોતાના ન્યાયથી પોતાના ન્યાય સમજે તો ન્યાય ન્યાય એટલે ન્યાય ખોટો છે મારે મા ખા ખા કરે જો ન્યાય હાથે માં ખોટી બધા Always, always on the safe side. તમે ન્યાય બતાવ્યો ને ભોગવે એની ભૂલ નહીં એ તો બધું આવે તમને આ બાબત થાય છે કે મને બી થાય છે દાદા ભગવાન મારી સામે દાદા ભગવાન ભગવાન આવ્યા હોય દાડીઓ કરવી પડે ભગવાન કે ભગવાન છે મને એવું માની જશે મેં જોજો હું ન ભગવાન દાદા ભગવાન સહેરે આવું કેમ ના હું ન ભગવાન ભગવાન કોણ છે મેં કોઈ મહિલા છે તે હું જ ઉઠાના બચાવી ગયો હે દાદા ભગવાન અને તમે કહું છું ભગવાન પણ નમસ્કાર કરો ખોટું ખોટું છે બાર વાળા ભગવાન તો બધા ભગવાઈ ગયા જયારે ભગવાન કોણ જેલ કરે કાંઈ જેલ મને એ ભગવાન શું કહ્યું બાર બધા જયારે ગયા તો હિસાબ નથી ત્યાં ભારતીય ઘણો વિચાર કર્યો પણ પછી આવું ધ્યાનમાં જાય બધી પૂરો દાદા ભગવાન ફરી કાઢ્યા મેં દાદા ભગવાન ફરી કાઢ્યા તમારે આનંદ જોઈએ છે બધા ચાકેલો રહી પાંચ છ ડોલર ઇનામ મળે આનંદ થાય ને ખાસ નહીં લાખ ડોલર થોડો વધારે થોડો વધારે થાય થોડો વધારે થાય આનંદ થોડો વધારે આનંદ થાય એમાં આનંદ થાય ડોલર મળે મનમાં ઉપાધિ છે લાખ ડોલર સારું કોને આપી દેખાવા મૂકીએ તો લોકો માગવા આવે આવો ભાગવા આવે બધી માગવા આવે ઉપાધિ નતા તો કોઈ આવતું એટલે આ મન ખુદમાં આવી જાય શું કહ્યું મનનો સંતોષ થઈ જાય આનંદ ના આનંદ તો આ બધા થયેલો મળે બધું તમારો એવો આનંદ ચાખવો છે માતા પણ છે બસ પેલા ઓછું ખાવું હજુ જ્ઞાન લીધું છે બંને જ્ઞાન લીધું છે બધા कर सकते हैं એટલે લોકો વાહ વાહ એટલે આ બધું કોણ કરે એ મારો ચડી ગયો તો નવ અમારા ભાઈ બરકત ને શું કહે હા કઈ પુણ્ય લીધે પુણ્ય ને લીધે ¿Qué tal? ¿Dónde era? ¿Por allá?

अरे यहाँ पर पाँच करने के लिए मछली गीत गाता है नहीं नहीं दादा नहीं हम बोलो ઘર મેમાં હોય નાના છોકરા છે ગીર ના નીકળે મહાત્મામાં કોઈ ઓછું ઓળખું નથી પછી આપણે કેમ જોઈએ માં પાછું આપણને એમાં જોઈતો એને લઈ લે પેલા લગાવી રહ્યા ના કે ના ના કે માટે ભૂલી જાય જતો નહીં બને આને થોડું નાખું રહેવાથી ખોટ દાદા કોઈ દાડો રિસાઈડ નથી મારી છોકરીને જે જોઈએ લીધેલું જ છે નાનપણથી કોઈ દાડો રિસાઈડ નથી નથી દેખાય તમારી પાસે રિસાઈ મારે જો રિસ્ટોર કરાવે છે રાઈટ રિસાઈ નથી અરે અને એક મિલિયન ડોલર મારે આપવા હા બેને ઓગણીસની મટલો વેચી અને એક મિલિયન ડોલર મારે આપવા બેન ના પાડી બેન મારે નથી લઈ જાય એટલે આમ ભાવના કરી કાગળ લખીને આપ્યું એટલે આમને ફૂલા ચડ્યા દાદા એમની ભાવના આગળ તો કશું માટે ફૂલ દાદા નો પ્રયોગ કરાય મારો જન્મ સાર્થક થઈ ગયો છોકરા માટે લોકો રાખે અને છે કઈ મોટે તો સાચી વાત ભૂલ થાય શબ્દની ઉકરી નહીં આપણે તે મને અપાવર મળી આવશે અને મોટલ રહેવાની કરી દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા છે દોઢ લાખ બધા ભેગા ભેગા એ કે છે એ નહીં ગણવાના એ તો નાસ્તો પાણી કહેવાય નાસ્તો

મારે પરિચય કે વધારે થઈ જતો દર રોજ ભરકાઈ જાય વ્યવસ્થિત હું માણું નહીં બધા બધા બધા માણું મારે કદાચ મળાવા નથી આવ્યો તમે કેવા આ છે છે મારું જ્ઞાન લીધા પછી જ્ઞાન લીધા પહેલાનું કૃતિકા કે સચિદાનંદ કે છે કૃતિકા જય સચિદાનંદ દાદાજી ધીરુભાઈ સીધું આપણી પાસે પણ છે દાદા તમે આવો છો હા હું આવો ક્યાં ગાડી તો છે અહીંયા જ છે દાદા નગર ભરવાના છે ફ્રી છે દાદા એ આવો છો ચાલો ચાલો મને જમવાનું પણ બનાવશે અમે લોકો છે દાદા બા છે શાંતાબેન છે પછી બીજું કોઈ છે પછી કોઈ છે અમારે ત્યાં બની ગયું દાદા ઘણું શું આવશે દાદા ત્યાં દાદા ખબર હતી કે જવાના છે એટલે બધું બની જ છે આજે વહેલું ઘર નીકળ્યું છે ચાલો જય ધન છે ધન આ ભાઈએ કહેલું મારે પહોંચે કે આપવાના હવે ભાઈ ના કહે કે તમારે આવું કઈ આપવાનું દાદા

દાદા જામીન જામીન ની જવાબદારી આવી જાય જામીન થયા એને લાવનાર હોઉં ને તો એને કઈ તમારો ફાયદો થઈ ગયો એનો એનો નિમિત્ત પુણ્ય મને મળ્યું ને આપણા દર્શન થયા એનો જિંદગી તો બની ગઈ ને એનો દર્શન છુટકારો થઈ જવા દાદા તો ભગવાન છે

અમે સમર્પણ કર્યું યોગ તેમની જવાબદારી તમારી આવી કરીશું ને

અપાય અપાય દાદા એના કામ જ સાથે આપીશું દાદા કામ જ એના પોતે આપીશું આગળ અંદર ના દાદા ની વાત કરો અમારી વાત થાય આ બધાને લાભ થાય આમાં કેવું કરો કરો આપણે રસ્તો કરાવતા Four, five, one, if you don't, ninety-one, તમે નાઇન્ટી વન પ્રિવે એન્ડ સાથે ત્રિપલ જે આપણે એવિએશન વધારે ત્યાં મમ્મી Obrigado. બધા જો મહિના જેવું તમે ચેક કરો પહેલા બધા પાણીઓ બધું છે ને 我现在做一些。 냉장고 નખ વધી ગયા દાદા હા નખ વધી ગયા છે વધી ગયા છે દાદા હા દાદા કે દાદા હું ધ્યાન નથી રાખતા સાથે ઉઠી પૂર્ણ એમાં જુદાઈ હાલ બધું વસ્તુ વધતું જાય તમે શરીર વચ્ચે વચ્ચે વચ્ચે

એટલે દાદા સારા જ થઈ જવાના હા દાદા કાલે તમે નવું કહ્યું કે દાદા ના દેહ મંદિર માં રહેલા દાદા ભગવાન ને પ્રાર્થના કરો કે આ દેહ ની રક્ષા કરે એવું સરસ એવું બધા સવાર આપતા રહેતા બોલીએ તો દાદા પ્રયત્ન પ્રયત્ન પ્રયત્ન કરવાના હા હા દાદા આપવા છે મંદિરમાં હે એક મિલિયન ડોલર મંદિરમાં આપવા છે ઓકરીજી મોટલ વેચીને પણ હતું જ

પડી વાળે બધું આટલું ખાઈ જવા ખોટું નથી ખોટું એ ડ્રાપ છે ને આવે તો ગયા લઈ જવાનું આવતા બરાબર અત્યારે સરપ્રસ કેમ તો ત્યાં મને લાખો ડોલર મળે જતા એક રૂપિયો એક ડોલર જતો નથી પોતાની મહેનત નથી આવા ગયા છે અહીં રહ્યા છે અહીં રહેશે હવે ફક્તિ હોય રે ભોગી મારીને કઈ કાઢી ના દેવા <laughs> દાદા કેટલી ઉંમર થઈ સિત્તેર અડતાલીસ વર્ષ નો બાદ ગયા હતા લોકો મારે તેથી માનવા તૈયાર ના હોય લોકો લોકો મારે છે એને ચાક્યું એટલે બોલે એને ચાક્યું નથી ચાક્યો તમે છોડે નહીં ત્યાં જમ્યા જમ્યામાં છોડે નહીં ચાક્યો ના ના છોડે તમે મને મારી વાત ગમે છે કેવી નાખું વાત કંટાળો આવતો નથી ને કંટાળો નથી આવતો ને બોલે સાચું બોલ સંપૂર્ણ આશીર્વાદ તારા શું કહું એ સદાચાર એ ભગવાન જ નહીં શું કહ્યું આ લોકોને ચાલે એટલે હું કદાચ હા ભાઈ નમસ્કાર ગુરદાર મહી પ્રગટ થઈ ગયા મારો એટલો ભેદ છે એ ત્રણસો આ ડિગ્રી નથી હું ત્રણસો છપ્પન ડિગ્રી બરોબર ને તો તમારી છપ્પન જેટલી હશે વધારે છે એટલે આતા પ્રગટ થઈ ગયા અમે બેસી ગયા ભગવાન કોઈ આપે નહીં પોતે જાતે જ લેવાની ભગવાન નહીં આપે દેખાય ભાઈ માટે તમને લાગ્યું ને કે બોલશો મારી રીતે બોલશે ભગવાન રીતે બોલશે હવે તમે બોલજો ને હા હું કઈ જોવા નહીં પણ સવારી કરતી કરજો મારો લેવા દેવા નથી એ તો મને આ બુઢાને દસ લાખ આપવા ગયા ચૌદ રૂપિયા જમીન આપી દીધી બે લાખ રોકડા દીધા ગામમાં મારે કરીએ બધા હાટા રહી પછી હા બે ટકા ના ભાગીદાર મને કેટલા ટકા બે ટકા બે ટકા એક ટકા ટકાના બે ટકા તમે કહો એટલા અમારી બે ટકા બે કયા કેટલા થાય બાજુ એ તો ખબર કોને દુઃખી કરીને દુઃખી ના થઈ કોઈને દુઃખી કરીને મને ઊંઘ ના આવે એની જ થાય બધા આનંદ થાય બધાને આનંદ હા દાદા ને બધા મારા ઘરનું ને બધા પવિત્ર દાદા

મજા કરનારી જુદી પૂરી જુદી મજા કરનારો બાવ ઉષાબેન પૂછે છે કે તમે મજા જે બધી કરાવો છો એનું કારણ શું છે આ બધી મજા મોક્ષે જવા માટે હસતા હસતા મોક્ષે જવા માટે આ ઈચ્છાઓ હોય ને પૂરી થઈ જાય હા હા મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય અમે જોડે રહીએ બધી ઈચ્છાઓ પૂરી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય પછી મોક્ષ નો એકલો ભાવ રહ્યા બહુ દુનિયામાં ફર્યા બહુ કર્યું સાહેબ બહુ જતા રાસ કર્યા જલ્દી હા જસુદાન ઓળખો તમે જસુદાન મજા કરી ને નાતે એ તો વાર ક્યાં દરિયા પછી દાદા આવ્યા પછી જ વધારે સમજ પડવા લાગ્યો અમેરિકા આવ્યા પછી જ કે મને વધારે ખબર પડી સમજ પડવા લાગી સમજ પડે છે હવે ચાલો ہن مطلب بار مزا آئے دن گمت આનંદ ને ગમત થી સમજે છે ગમત ગમત કરે બાવા ને આવું છે ને બાવી ને આવું છે ને